અનંત કાળ સુધી દ્રશ્ય ચાલુ છે કારણ કે જ્ઞાન સ્વરૂપ છે મુખ્ય વાત એ વાંધો નહીં આજે થોડી ઊંધી સમજણ હતી હું એમ સમજતો હતો કે જ્યારે પોતાના સ્વસ્વરૂપમાં હોય એને જ્ઞાનની પર્યાય ન હોય બહાર જોવાની ત્યારે પોતાના સ્વરૂપમાં હોય પછી ત્યારે જ્ઞેય ક્યાંથી આવ્યા પોતાના સ્વરૂપમાં હોવું એ જ છે તે જ્ઞેય ને દ્રશ્ય ને જોવું એ ના જોતા હોય તો પોતાના સ્વરૂપમાં નથી બહુ સરળ લખ્યું એટલે અહંકાર હોય તો ઉતરી જવો છે શું કહ્યું જ્ઞાન ના લીધે તેનું ચડી જાય એને એક લાઈન કરી દઉં ને બે કેમ અમને માટે નહીં કેતા આને માટે થોડી એમાં નાખ્યા ને આ દિશા અહંકાર પણ ડેટા અહંકાર જાય તારે રૂપાળો દેખાય માં આકર્ષણ આકર્ષક લાગે આકર્ષકતા પુરુષ અને સ્ત્રીમાં ધાર્મિક અને પાછળતા કરી કશું જ ફોટો ફોટો પાડે કેવા દેખાય તને ખબર પણ મોટા માણસ કેવા દેખાય કોઈ ખોટો ભાઈ ને માણસ દેખાય ના તૈયાર છે તો તૈયાર ન થાય મદદ વાત કરીએ તો બહુ પણ સારી કરી રહ્યા છે કેટલા આનંદ આ અમને આનંદ જોઈ બે છોકરાઓનો અને હિંમતભાઈ કેટલો આનંદ આ તો આપણા આત્માનો આનંદ નથી રહેતો પછી અમર અમર કવી જાય મોડા પર પરિવાર આખો દાડે લાગ સ્મરણ લાગ હવે આટલા વર્ષ થયા મળે ના સમજો કે દિન ચાલુ આવ્યું ના કે શું ઉપાય આપો કાલ ફ્રેન્ડ થઈ ગઈ ના કર્યું તો એક જણ કાલાવાલા કરી કરતો અરે હું આના કાલાવાલા એટલી તારા અક્કલ નથી તારા માણસે નથી કાલાવાલા કરવા જઈ એક જ ફેરો ના કહેતો જ પોતાની જાતનું ના કાપી નાખવું પડે આપણે એવા કૂતરો જેવા ગયા હતા એને ના કહેવા પડે આ જ્ઞાન ના હોય તો ના થાય શું તો પછી મા બાપ બાપ કરીને પણ કરે જ્ઞાન થતા હરખા હાલ પાયરા વાળા જ્ઞાન ના હોય તો ઉપાય જ નહીં ઉપાય નહીં આર્યાવરણ મોજ મજા છે આર્યાવરણ તમારી છોકરા તમારી ટેવો છોકરાને ના શબ્દ તો માની લે ને કલ્યાણ તમારે હિતકારી કઈ કહીએ છોકરો એક મોટો પાન ખાતો થઈ ગયો છે પછી દાલ પછી કારણ કે પૂજાવડા વાત આવે ના કહે ના કહેલું માને શાંત થઈ જાય શું કહે માની વાત વાત બધા બધા સહયોગી હતા કે ગુનાનો તે સાધુઓને હલતા પોતાને ઉર્ધ્વ વિચાર કરો એ ભયંકર ગુનો આપઘાત કહેવાય હવે ડિસ્ચાર્જ કોણ છૂટા આપે પેલા તો કે ડિસ્ચાર્જ ના થવો જોઈએ ના થતા મરી જવું કુવા પડવું કે એ ગુનેગાર દેખાય એને ગુનેગાર દેખાડે કે તું ગુનેગાર છે ડિસ્ચાર્જ થાય તો ગુનેગાર ગણાય પાછો ડિસ્ચાર્જ થાય તો ગુનેગાર ગણાય ને એને પાછું એ ક્ષોભ રહે મનમાં હંમેશા જોઈએ ના પણ થાય પેલા કરતા બહુ સારું ના એ તો અત્યારે બે જણ બગાડ કૂતરા આપણે આપણે છૂટ આપીએ તો ઘણું સારું દાદાજી આપે તો સ્પષ્ટ કરી નાખ્યું કે એ તો વાંધો જ નહીં આ તો જ્યાં વાંધો કાઢે ત્યાં વાંધો આવે અને પેલું તો બહુ જોખમ બધું કાલે હવે ના ઉભા રે બાબા કેવું પડે બાબા કરવી પડે શું કહે એટલા તારા બાથે ચડાવી લે પછી ધોલ મારી દે બે ધોલ માર્યા પછી પર્વત બંને રાજી ખુશી ત્યાં સુધી સ્વાદ રાજી થાય રાજી બોલી જાય હું તો જાણું કે રાજી પહોંચશે પણ એને મને કહ્યું તારે વિશ્વા બ્રહ્મચર્ય વ્રત દેવાની ઈચ્છા અને ઉંમરે થઈને પચાસ વર્ષે આવે તો શું કરશે કેટલા વર્ષ જીવાના દુષ્ટ થયેલો માણસ સ્ત્રીને ગમતું ના લાચારી કરાવે બધા આપણા મહાત્મા પર કેમ હા તારો છોકરા થયા આ કઈ શું કહીએ એને પણ જોર જુલમે છે થાય એવું જોર જુલમે કેટલા હતા એ તો પ્રેમ ભાવ હોય તો જ પામે વિચાર કરજો બધું બધું જોખમ લઈને ફરો છો બહુ જોખમ માર પડશે પોતે જાણ એને ખુશી હોય તો આમ બોલીએ ને આસર લગાવી ને તો સત્ય ભલે સત્ય મુક્તિ એટલે કરે આ તો એક થતો છે બીજી કહેતો દૃષ્ટિકો ના કરે એ ભય થાય ના ઈચ્છા થઈ તારું બહુ સારું થયું ભલું થઈ ભાગી છે હું તો જાણું નહીં સારી કહેવાય પુરુષારી માણસ આ પાડે મેં તો આ પાડે છે બે ત્રણ માત્રા કરગરી કરી કામ કેસે કરે પગ દબાયેલે માથું દબાયેલે તો પગ દુખતા માથું દુખતું હોય તો દાબી દેવું પડે પગ એ તો એ તો છે જ એ તો નહીં એ તો કમાન્ડ કીધું છે ને કમાન્ડ જબરજસ્ત આંદોલન થાય છે લાલચું એ તો અર્ધજીત માથું દુભાવતો એકલા એની વાત આપણી સ્ત્રી જન આપણી ફરજ ફરજ ના દબાય પેલો ઘણો ઘણો દબાવે તારે આ બે ત્રણ માસ પાડો છે આપણા પિસ્તાળીસ પિસ્તાળીસ વાસરા થવાનું હા કાલે હવા હાથ પેન્સિલ મળી જશે એ ના છોડતા આપણે ખોલું દેખાય આપણે પાડ્યા શું કરવા અને એ આપણે મનાવી લઈશું કે મારી ઈચ્છા છે મારા ધર્મ સંબંધી આત્માનું કરું છું તે સમજાયેલું કામ લેવું ઘણું ફેર પડે પટાયેલું કામ લેવું પડે ચાલે પરણ્યા માટે સારી એવું સમજાવવું પડે એવું કોણ કહે આવું વિશેષણ નથી કોણ કહે જેમ ફાવે વર્તે કોઈ કહેનાર નહીં કોઈને પૂછવાનું નહીં બધા પરિણામ તો આપવાનું એક એક નું પરિણામ પદોળ લીધે લોકો ચાહના કેટલી બધી વધી ગઈ ઉડી ગઈ બધી શું કહ્યું બધા વે સાંભળવામાં આવે ને બધા ઉડી જાય ને ચારના બધે સારું છે તે લોકોને હોય લોકો તો ચાહવા ખુશી હા જોઈ દે બગાડી દે તો પાડી દે अमेरिका बहुत टपर कर थी पढ़े तेरे वाले क्या रहते हैं जोड़े अंदर टपर करो है भाई मन का चलता तन से लेता का सर्वस्व जाए भाई विचार हाँ, જ્ઞાતા દ્રષ્ટા ને પદ નાખો અને આમાંથી એવું બોલવું કે આવું તું બોલીશ નહીં કહે તો માન ઉપકારી છે મારી ભૂગી કાઢી ગઈ એવું બોલું છું વાર એ કઈ બીજો માણસ છે એને મનનું પરિણામ છે શું છે કોઈ માણસ બોલતું નથી મનના પરિણામ છે ગયા અવતાર ભરેલા એવું ના કરશો છોકરા પર આધારે છોકરો ગાવો પડે ચટી આવે છે છોકરા પર આધાર ના રાખવો પડે જો છોકરા પર આધાર રાખે તો નિરાધાર થઈ જાય માણસ બોલો તો મુદ્દો કહેવાય શું એ તો જળ છે ચેતન તે સ્પંદન થાય છે પછી બોલતો રહે આખી જુદી જુદી પાર કર્યા એવું કઈ હશે તો પાડી પ્લસ માઇનસ કઈ ખબર પ્લસ નહીં બધી મુશ્કેલી મૂકી જાય છે બધું કરી આવ્યો બગલા બધા જોઈ શકે ને પ્રાણલાલ ને બધા આ બધા મારી ઈચ્છા બુદ્ધિ તો આમની બુદ્ધિ ને પેલાની બુદ્ધિ જગી ચલો એ રીતે વાત રજૂઆત કરે છે કે હું મોડથી થઈ જાય મેં કહ્યું બધા ભગલા પાડી નાખ્યા કશું નથી આવું કોણ કે દાદાજી આવું બીજું કોણ કે તમારા સિવાય પડી જાય હા બિલકુલ સાચી વાત હા પેલો દુરુપયોગ કરી પથરા વપરાય કરલો ઉદર કરે ગોળ થયા મળે એટલે આટલો જોડે રહેવાનો લાભ મળે એટલે કેટલો લાભ કહેવાય કારણ કે અત્યારે આટલી બધી અશાંતિ અશાંતિમાં હિતની વાત અત્યારે થોડી શાંતિ છે તે તો બધું વ્યાજ થઈ જાય હા નહીં આ તો બધા આ પ્રકૃતિ એવી કે કંઈક થઈ જાય બહુ ઢીલી પ્રકૃતિ બહુ ઢીલો એમ તો બહુ ઢીલો એટલી વાત તો સુખ્યા ને કહેવાય બેઠો બેઠો ઊંઘતો હોય ને સુખ્યા સુખ્યા ઘણી વાર વ્યવસ્થિત પાછળ પાછળ આ તો ગભરાવું ને કારણ ગભરાવું હિતની વાત કહે તો બળકો થાય એને વાત કહે કે તો એને ઊંધું થાય ના ના ના કહેતા ના આવડે તેથી થાય કહેનાર કહેતા હિતની વાત તો ના માન્યા વગર રહે ને કોઈ નહીં આપણે હમણાં કહ્યું ને કે હિતની વાત ના કહેવાય આવાને દુખિયા દુખિયાને હિતની વાત ના કહેવાય હા એ થોડું પણ શાંતિ જતી રહે બિચારે આપણે જાણે આ બધું પડતું દુખ્યા છે શાંતિ જતી રહે સુખ્યા ને કહેવાય શાંતિ છે નિરાતે સોન રાતે જાય વસ્તુ નથી ચાલે બુદ્ધિ તો કશું કહેતા આટલા બધા કહેતા ના આવડતું શું શું થઈ જાય શબ્દે શબ્દે જાણ થયો માણસ ફળવા ફળ માણસ શબ્દે શબ્દે જાણ થયો માણસ પોતાની જાત બગાડી નાખ્યો માણસ કહેતા આવડ્યું અમુક સંજોગ એવા હોય કે બહુ નિકાસ વધારે પડતું રહે અમુક સંયોગો એવા હોય કે વધારે પડતું રહે હા અમુક સંયોગ એવા હોય કે બહુ ટાઈમ ઘણો ટાઈમ ચાલે બહુ ઘણો ટાઈમ સુધી ચાલે સમય હા ચીકણા હોય ચીકણા હોય બહુ ચીકણા હોય ધોઈએ આમ ધોઈએ દાંત ધોઈએ ડમર જયા ક્યારેક એવું લાગે કે આબોમાં પતે જ નહીં એવું લાગે ક્યારેક લાગે કે આબોમાં પતે જ નહીં બધું એવું લાગે સ્વભાવ એટલો બીજો કઈ નથી સારું આપણો શબ્દ કેવો હતો હવે બોલી કઈ યોગ વગર કરે પચી હશે પચાસ યોગ મારે શું કકડાટ કરવો પચી હશે પચાસ પણ નિવેડો એના મારા કકડાટ કરીને આપણે કઈ બગાડીએ લે લાય જાઓ પરમાત્મા પ્રકૃતિને જોતો જોતો પરમાત્મા હું છું હું માનતા મત બેસી સદીઓ જોવો પોતાને જોવું હોય તો કરતું છે આ જોઈએ તારે ખબર પડે પેલું બાકી તો દેખાય જ નહીં કશું કઈ કઈ જગ્યાએ ઊંધું કરેલું એ જોઈએ આમ આપણને એવું લાગે કે કશું ના થાય પણ એવા સંજોગો કયા કયા હતા એમાં કઈ સ્લીપ થઈ ગયા એ બધું દેખાય અને ત્યાંથી ચેતતા રહીએ ચેતવાના વિચાર આવે આ જોવાનું મજબૂત થઈ જાય ને તો પછી પેલી તે સ્લીપ થવાના ચાન્સીસ એ મજબૂતાઈ આવી જાય તો આપણે આપણે કાલે કહ્યું ને કે જ્ઞેયને જોઈએ તો આત્મા હાજર થાય એટલે આ જોવાની ક્રિયાથી શું આત્મા હાજર થાય છે એની હાજરી વર્તાય છે એટલે મને વિચાર થયો કે આ જોવામાં તો બહુ ફાયદો દેહનું વર્તન શું શું થઈ ગયું એ પણ જોઈએ ને તો બી ક્લિયર આમ જુદું પડે આત્મા હાજર જ હોય છે રજા લઈ લેતો શું ખોટું નોકરી તો થાય બરી નોકરી પૈસા લેવા આ કામ થાય તો પેલું કામ આ ના થાય એ બધા થાય એવું ના આ જ કરવા જેવું છે એમ આ જ કરવા જેવું છે કઈ છે સસે જાતર સસે સસે થવા ફરક પડી ગયેલો સારો હા તો દાદા જોડે વાતચીત થાય ને એટલે બહુ આનંદ રે આનંદ થી બધો બહુ ફરક પડી ગયેલો ગયા પછી બધું પાછું અતુરું થઈ ગયું કેમ લાગે વિચાર શકાય આપે કહ્યું ને તારી દાનત ચોર છે દાનત ખોરી છે એટલે મને થયું કે આ સંજોગો આપણને સ્લીપ નથી કરાવતા આ દાનત અંદર ખોરી છે દાનત ચોર છે ઇન્ટરેસ્ટ પોતાને પડે છે આમાં એટલે થોડું ખ્યાલ આવ્યો કે આ પહેલા એવું લાગતું હતું કે સંજોગો એવા મળે છે ને એટલે હું સ્લીપ થઈ જાઉં છું મફત સ્ત્રીઓ બોલાવતી હોય તો ના જાય એ સુધરે કઈ રીતે દાનત કઈ રીતે સુધરે એ તો આપ શીખવા છે દાનત ફેરવી કાઢીએ ને એ દાનત જે ચોર હોય એ દાનત ફેરવી કાઢીએ આપણે હા અમારી નો અને આટલી આટલી જગ્યાએ તને માર પડ્યો છે એ જો એને દેખાડીએ ને તો એ દાનત જો જરા એ ઓછી થાય એ જરા દાનત મારી નો ચોર છે એ જાણીએ એટલે ના જતી રહે દાનત ચોર છે એવું જાણીએ એથી જતી ના રે નથી કરીએ મારા દાનત એ દાનતનો ઉપયોગ કરવો નથી દાનતમાં રહેવું જ નથી આ દાદા લઘુત્તમ ના આપડે ગુરુ ગુરુત્તમ કેવાય આપડે ના રખાય એવું ના રહેવું હું કઈક છું એ તમ કેવાય હું કઈક છું આ વિશેષતા કઈ છું ત્યારે તો માર ખાતો તેનો જ માર પસ્તાવ માખો દાડો રાત દાડ પસ્તાવ ઉપરા ચક્કરીઓ બફાય કરે માછલા તરફડે એમ તરફડ્યા કરે જગત આખું માછલા પરક્ષેત્રે કેવી ને વાત પાવે પરક્ષેત્રે પરદ્રવ્યમાં શું કહ્યું પર પરદ્રવ્ય ખબર પડે ને પર સમયમાં અને પર ભાવમાં સિર્ફ ભાવ દૂસરે ગામ સ્થિતિ ભાવ સક્ષેત્રમાં રહેવાનું છે સદ્રમ્ય દ્રવ્યમાં રહેવાનું છે સ્વભાવમાં રહેવાનું છે સ્વકાળમાં રહેવાનું સ્વકાળ એટલે મરણ ના પરકાળ એટલે મરણ નું કાળ સમજી લે નિવેડો એમને પ્રશ્ન છે ઉષાબેન ખરી વાત આપણે કઈ કામ કરતા હોય અને દાદા ભગવાન ના અસીમ જય જયકાર કરતા કરતા કામ કરતા હોય તો ઉપયોગ શેમાં હોય દાદા ભગવાન અસીમ જય જયકાર સરસ રીતે બોલતા હોય એક મનમાં તો દાદા ભગવાનના અસીમ જય જયકારનું રટણ ચાલતું હોય અને કામ પણ ચાલતું હોય તો એ સમયે બે ઉપયોગ થયા એમ કહેવાય ને હા કહેવાય કહેવાય પેલું થયા કરે છે આ ઉપયોગ મારે છે શરૂ થાય કઈ મારી મારી વધારે છે માની એટલી વર્ગી માની એટલી વર્ગી માની એટલી વળગી તેને દેખાડવામાં આવ્યું પણ મને મને મને લાઈફ આવે છે ને એટલે ભૂલ મારી છે તો પછી પછી બોલવાની જરૂર કરી જરા બી નહીં દાદા પોતાની ભૂલ અને બીજા પાસે શું જવાનું આ બેનો જરા વહેલું માને પુરુષો જરા મોડું માને

બહુ મોટું વસ્તુ આખો સંસાર તોડીને ખલાસી નાખે એવું આખો સંસાર તોડી નાખે એવું અને બીજા ઘણા વાક્યો છે કે આખો સંસાર તોડી નાખેલા અક્રમ શબ્દ તોડી નાખેલો છે અક્રમ શબ્દ તોડી નાખે દાદા એ વાત ખરી પણ મહેનત કરેલો મોક્ષ નો મહેનત કર્યા વગર મોક્ષ થાય ને મજા ના આવે કે મહેનત કર્યા વગર ના મોક્ષ માં અરે આનંદ થતા મહેનત મહેનત જ કરી હજુ તાર સ્ટેશન આવી તાર મહેનત કરવા ગયો સ્ટેશન આવી ત્યારે કોક દર સ્ટેશન કોક દર પણ જોયા ભવ્યતા તો જોવાની દુર્ભવ્યતા દાદા અમારે એવું થયું બધાના આ અનુભવ બધાનો લગભગ એવો છે કે અમે તો બધા હાર્ટના દર્દીઓ હતા તે આપણી ઇન્ટેન્સિવ કેરમાં આવી ગયા પડી ગયું ભોગવ્યાની ભૂલ તો લગભગ ઘણા ઘણા રસોડામાં ઘણી જગ્યાએ મકાનમાં બગડ લખેલું પોતા ભોગવ્યાની ભૂલ ભૂલી ગયા હતા તરત યાદ આવે ને જુએ જુએ ઘરમાં કા પ્રકાર તૂટી પડે ને તૂટી જાય બાબા નાખી બીજો બાબો શું કરે જુએ આમ મોડા મમ્મી કે તારું મોડું બગડી ગયું તારું તારી ભૂલ છે કે એવું કે આ બધાનું પરિણામ મળ્યું તારું મોડું બગડી ગયું જંતિમન કેમ બોલવા નહીં રહેતા હા પણ દાદા આપે એક એવો શબ્દ આપ્યો છે કે વ્યવહાર નિકાલી થઈ ગયો હવે એ માં પછી ડેકોરેશન શું કરવા જાય ભગવાન ના કેવી જરા લોકોને ગમે છે ને શું કરે પણ કાયા શું કરે છે કઈ શાંત થવા માટે શાંત પણ આ પૂતગલ ને પૂતગલ જઈને એકાગ્ર થયું પૂતગલ એકાગ્ર કેરીમાં એકાગ્ર થાય ભગવાન એકાગ્ર નથી થતો ભગવાનના મુગટમાં થયું ભગવાનના મુગટમાં થાય છે કેવો સરસ મુગટ કેવો સરસ મુગટ કેવી આંગી કેવી આંગી લોકોએ શું જાણ વાગી કરીશું તે લોકો ભગવાન દેખાય લોકો કેવા કઈ કાતા નથી એમને શું ઉપાડો દેખાય જોઈએ પણ જેવું મનમાં હોય તેવું ભગવાન પર પ્રોજેક્શન કરે ને એવું પણ સારું કાઢી નાખવાની એવું નથી એવું એવું પણ આજના કાળના લોકોને ખોરાક કરી ગયો એ મને સારી લગભગ એકસો ચાલીસ દોઢસો કરવું આગી રોજ રોજ થાય જાતિ મૂર્તિ બધા ચાલતી ગપુ તો નથી ને વાગી ભગવાન આમ કરી બેઠા તો તે કપડા દોઢસો વાગી રોજ પડે એમ નહીં લાગે બે મહિના કંઈક બંધ રહ્યું હોય તો ક્યારે બંધ થશે બંધ ક્યારે થશે હવે ના થાય મારો એક સન છે ને દાદા એ ઘણા વખત ત્યાં વિખુટો પડી ગયેલો છે એમનો સન છે ઘણા વખત વિખુટો પડી ગયો એનો પીર માણસ હતો ક્રીમ ક્રીમ વગર ગુરુએ ક્યાંથી ડાયો થઈ ગયો સિગરેટ થઈ ગયો વગર ગુરુએ કેમ થઈ ગયો વિચાર વિચારવા જેવું એ દાદા વિચારવા જેવો પ્રશ્ન છે હા તે ક્રીમ માણસ ક્રીમ ક્રીમ બને એનું થોડું મેં વિચારેલું પોતાની મેળે વિચારે વિચાર આપણા હાથમાં આવે તો ધ્યાન તો લેવું છે અને મોટું સારું વાક્ય લખી પણ એવું મર્મમાં બોલતો એ લોકો માટી બાટી નાખી પથાર નાખી દાબી દીધું રાખ્યો ઉભો કર્યું ઉભો થઈ જાય પથાર નાખી દાટી દીધું એ પથાર નાખીને ઇંગ્લેન્ડની પ્રજાએ દાટી દીધું તે વાક્ય કારણ કે એના હમું થનારા માણસો થયેલા તે વખતે નોંધી મોમેન્ટમાં લોકો એવા મુસદ્દી છે ને આમ હમું થતા પબ્લિક થઈ જશે કે આ બધું સ્પીકર થઈ રહી એટલે દાટી દે વાત ને જ દાટી દે વાત દાટી દીધી અને આપણા આપણા વેજીટેબલ વાળા કે ઉઘાડી કરે ને બિચારા વેજીટેબલ વાળા તાકાત ઉઘાડી કરે તાકાત નહીં માનવી કોણ લડ્યા બધું પ્રકાર લખ્યું છે પુરાવો એ લખ્યું છે પુરાવો અરે એમની ગાયો કેટલી રહી છે એની ગાયો આવું દેખાતી કેટલી દાખલ વાળી ગાયો લખી સિવિલાઇઝ છે ગાયોનું જોઈ ક્યાં હતા આપી ગાયો ભેંસો ઘોડા સિલાઈ અને આમ સિલાઈ જોન વાઘ ગરુ સિંહ કૂતરો બિલાડી બિલાડીઓ બિલાડીઓ પંખી વેલાય પંખી પંખીઓ પંખી વેલાય છે એવો છો ને ખેતરમાં ભરતા ખેતરમાં ભરતા એક સિવિલાઇટ કરો છો પોપટ પોપટ પોપટ ખાવાનું કે એ તો વેજીટેરિયન ફૂડ જ ખાવા ખાવાવાળો નહીં કબૂતર સિવાય કબૂતર ચકલી આમ સિવિલાઇઝ છે એ મને ખબર છે બધા પોપટ એકલું અરે કબૂતર એકલું કબૂતર એટલું જ આમ સિવિલાઇઝ છે સિવિલાઇઝ એટલે આપણા લોકોએ આપણા લોકોનો હિસાબ કરી નાખે ને ચોખ્ખો હિસાબ દરેક ગામ કબૂતરીઓ બાંધો હાજી કબૂતરીઓ બાંધો દરેક ગામ જી જી મારા વતનમાં એમના વતનમાં પણ હતી કે છે બધે બધે બધે હોય છે એવું જાણો તમે કૃષિ મંદિર શોધખોળ કરી આ એકલું જાનવર છે ને એ વેલિટેબલ છે તો એને તો બીજી બીજા ઘણા મુશ્કેલી થાય કે બહારમાં આ ચબૂતરા એમની જુવાર ના કરે સારો થાય અરે જુવારમાં સડેલી હોય અડેલી ના અડે માર કરે ખરબૂચી માર ખરીદાવી નાખે હા ના તો એ માણસ કરતા વધારે સિવિલાઇઝ શાંતિ મળે દાદા શાંતિના પ્રતીક તરીકે પણ કબૂતર ને લેવામાં આવે છે શાંતિ નું પ્રતિક શાંતિ પીસ પીસ શાંતિ એના પ્રતિક તરીકે કબૂતર ઉડાડે છે જવાહરલાલ નહેરુ ઉડાડતા હતા હા કબૂતર ને આપણા લોકો એવું થશે એવું હળેલો દરી દરી દરી જાય તો ખબર ના ના પડે પ્યોર વેજીટેરિયન પણ એમાં જોખમ બહુ જ રહે છે એમ સમુદ્ર જેવું વિષય કોઈ પ્રાણી જ નથી આ દુનિયામાં એમ આ જો કંપની તો કુદરત જ સંજ્ઞા મૂકે ને એનામાં કુદરત જ સંજ્ઞા મૂકે ને એ જ આપણે કુદરત કોને મૂકે બ્લડ ગરમ હોય અને એનું બ્લડ બ્લડ તો બહુ મોટ ગરમ કહેવાય સહન થાય ને આંખો લડવાનો હિન્દુસ્તાન જેની આંખમાં ગયો ને <laughs> માંસાહાર વાળું ઓછું હોય બહુ ઓછું છે બ્લડ ઠંડો હોય લોકો શું હમસગાર માંસાહારી વધારે ના એવું નથી માંસાહારી શું કામ ન થવું માંસાહારી શું કામ ન થવું વિષય વધ્યા પછી તને ભાન થાય કે આ ભયંકર ગુનો થઈ રહ્યો એટલે નિર્વિષય થાય ભયંકર ગુનો થયા પછી નિર્વિષય થાય એમને થઈ શકે પણ આનું કારણ શું તેવું સમજવું જોઈએ આપણે કોઈ નુકસાન ના કરે કોઈ નુકસાન ન કરે ચક્કર જીવડા બીવડા હોય બધું થઈ જાય એટલે બધું ખાઈ જાય તો એ ના ખાઈ જાય